તો વાર્તા કેનારો આવ્યો છે બેસો બેસો આહા બેસો બેસો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા હીરબેન વાર્તા સાંભળે છે ધર્માદિત્ય વાર્તા સાંભળે છે અને વ્રજરાજ વાર્તા સાંભળે છે બેસો બેસો સાંભવી બેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો સાંભળો સાંભળો નચિકેતા દેવી હીરબેન આજે છે ને આજે હું એક સરસ મજાની વાર્તા કહું અને વાર્તાના લેખકનું નામ છે નટવર પટેલ <laughs> ધ્યાનથી સાંભળજો ભાઈ વાર્તાનું નામ છે ઉત્તમ ફૂલ એક વાર અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા હતા હો અકબરે અચાનક સવાલ કર્યો દુનિયામાં સૌથી વધારે સુંદર ફૂલ કયું છે એક દરબારી બોલ્યો કમળ છે કમળ બાદશાહ બીજો કે ના જાસૂદ ત્રીજો કે દુનિયામાં સૌથી વધારે સુંદર ફૂલ તો ગુલાબ છે અકબરે બિરબલ સામે જોયું ને બિરબલ કે કપાસનું ફૂલ સૌથી વધુ સુંદર છે જહાં પણ આ સાંભળીને સૌ હસી પડ્યા હો ભાઈ <laughs> અરે એ કેવી રીતે કપાસનું ફૂલ સુંદર કેવી રીતે હોય વળી જહાં પણ બિરબલે સમજાવતા કહ્યું આ કપાસમાંથી સૂતરના તાર નીકળે તેનું કાપડ બને અને એ કાપડ આપણા અંગોને ઢાંકે આપણા શરીરને ઢાંકે એટલે આપણને ટાઢ તાપથી કાંઈ નુકસાન ન થાય આપણે ટાઢ તાપથી બચીએ કપડાથી આપણી ઇજ્જત પણ વધે અને આપણે કપડાં પહેર્યા હોય ત્યારે જ સુંદર લાગીએ ભાઈ આમ આ ફૂલથી લોકોની સેવા થાય એટલે એ ફૂલ ઉત્તમ એ ફૂલ સુંદર આવો સરસ જવાબ સાંભળીને બાદશાહ તો ખુશ થયો અને એણે બિરબલને ઈનામ આપીને રાજી કર્યો હો ભાઈ તો ભાઈ તમને બધાને મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ કરીશ ભાઈ આવજો